એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી આવ્યા છે વાર્તા સાંભળવા માટે ઓહો નચિકેતા દેવીના ગાલ તો બહુ સરસ છે ભાઈ આવો આવો અને આમ ભાવનગરમાં બેઠા બેઠા મૃણાલી કાવ્યા માહી અને પ્રાંજલ પણ આવ્યા છે આવો આવો કાવ્યા બેન માહી બેન પ્રાંજલ મૃણાલી આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ચકલી <laughs> એક હતું વન આ વનની અંદર ઘણા બધા પંખીઓ રહેતા હતા હવે આ પંખીઓની રાણી હતી ને એ તો ગરુડ પંખી હતું માદા ગરુડ ગરુડ હોય ને એ ગરુડ પંખીમાં તો બહુ બળ બહુ જ સ્ફૂર્તિ હોય કોઈ બીજા પંખીમાં એના જેવું બળ ન હોય એટલે બધા પંખીઓની રાણી હતી અને કોઈ પણ પંખીને કોઈ પણ સમયે એને કાંઈ આપત્તિ આવી હોય મુશ્કેલી થઈ હોય તો ગરુડ પંખી એને બચાવે એટલે માદા ગરુડ એની મદદ કરે રાણી હતી ને એટલે હવે એક વખતની વાત છે એક ખેતરમાં એક ચકલીએ ત્રણ ઈંડા આપ્યા પાસેના એક ઝાડની બખોલમાં રહેવા વાળા એક ઉંદરે આ જોયું કે ચકલીએ ઈંડા મૂક્યા છે અને એ ઉંદરે તો ચકલીના બે ઈંડા હતા ને એની ચોરી કરી લીધી છાનામાના અને ખાઈ ગયો બિચારી પેલી ચકલી તો ઉડતી ઉડતી ઉડતી ગરુડ રાણી પાસે આવી અને બોલી રાણી સાહેબ રાણી સાહેબ મારી રક્ષા કરો મેં ત્રણ ઈંડા આપેલા ખેતરમાં એમાંથી બે ઈંડા તો પેલા ઝાડમાં રહેતા ઉંદર લઈ ગયો છે અને ત્યાં મારું ત્રીજું ઈંડું પણ છે હવે મને ડર છે કે મારું ત્રીજું ઈંડું પણ પેલો ઉંદર લઈ જશે અને પછી બચ્ચા નહીં જન્મે એમાંથી મારી રક્ષા કરો મારી મારા ઈંડાની રક્ષા કરો રાણી સાહેબ ચકલીએ તો આવું કયું ગરુડને ભાઈ હવે ગરુડ પાસે તો ઘણા બધા પંખીઓ આવે એમાંથી ઘણા પંખી સુંદર હોય ઘણા પંખી બળવાન હોય કેટલાક કોયલ જેવા પંખી તો સારું સારું ગાતા હોય એમાં શામરૂગ ને બાજ ને મોર ને પોપટ એ બધા પાસે તો આ ચકલીની કાંઈ વિસાત નહીં બિચારી સાવ નાની એને ન ગાતા આવડે એની પાસે નથી બળ એટલા માટે ગરુડ તો ગરુડની રાણી એના ઉપર ગુસ્સે થઈને બોલી દરેક નાની વાતમાં તું મારી પાસે આવ એ કેમ ચાલે અને નાની નાની વાતમાં મને ફરિયાદ કરે એ કેમ ચાલે હવે તારા નાના નાના ત્રણ ઈંડા છે એની રક્ષાઈ જો મારે કરવાની હોય તો મારે આ રાજ્યનું કારભાર કેવી રીતે ચલાવવો મારે બીજા ઘણાય કામ છે તારા બાળકોની રક્ષા તારે જ કરવી જોઈએ અને દરેક માતાએ પોતાના બાળકોની રક્ષા કરવી જોઈએ તું મારી પાસે ફરિયાદ લઈને ખોટી આવી છો મને તંગ ન કર મને હેરાન ન કર તારા ઈંડાની તું જ રક્ષા કર હું શું કરું એમાં ચકલી તો બોલી અરે પણ રાણી સાહેબ હું તો સાવ નાનકડું પંખી છું સાવ નાદાન બધા મારા ઉપર જુલમ કરે અને તમે પણ રાણી થઈને મારી આમ ઉપેક્ષા કરો એ તમને શોભા નથી દેતું મહારાણી ચકલીએ કીધું તું મને ઉપદેશ દેવા માંડી છો કે શું જા જા રાણીએ તો એવું કીધું બિચારી ચકલી તો દુખી થઈને પોતાના ઈંડા પાસે આવી હવે ત્રીજા ઈંડાનું રક્ષા ઈંડાની રક્ષા કરવા માટે એ પોતાની ચાંચમાં દાભડાની એક તણખલું લેતી ગયેલી ઘાસનું એક તીક્ષ્ણ તણખલું અણીવાળું એ વિચારીને એ તો એ ઘાસનું તણખલું લેતી ગયેલી કે ત્રીજું ઈંડું પણ જતું રહેશે તો આ ઘાસના તણખલાથી હું એ ઉંદરને મારીશ અને સીધું એ ઉંદરના ઉંદરની આંખમાં તણકલું ભોંકી દઈશ એમ વિચાર્યું ને ઉંદર તો સાચમ સાચ આવ્યો ત્રીજું ઈંડું લેવા અને ચકલીએ તો એ તણખલું ચાંચમાં લઈને ઉંદરની આંખમાં ભોંકી દીધું અને એને તો બાણની જેમ વાગ્યું અને એની તો આંખ ફૂટી ગઈ ભાઈ ઉંદરને ન તો કાંઈ દેખાય એ તો ભાગ્યો ભાગ્યો ભાગ્યો તે એક ઝાડની નીચે એક સિંહ સૂતો હતો એ સિંહના નાકમાં ઘૂસી ગયો હવે સેવો સિંહ સિંહના નાકમાં ઉંદર ઘૂસ્યો કે સિંહ તો ચોક્યો અને સીધો કાંઈ વિચાર્યા વગર એ તો પાસેના એક તળાવમાં ભફાંગ દઈને કૂદી પડ્યો અને એ જ સમયે એ તળાવમાં નાગોનો રાજા વાસુકી તળાવમાં તરતો હતો જેવો સિંહ તળાવમાં કૂદ્યો કે નાગ તો ડરી ગયો અને એને સીધી ફેણ માંડી આકાશમાં ફૂ કરતી એટલો અધર ઉછળો વાસુકી નાગ અને એવો અધર ઉછળો એવો અધર ઉછળો કે મેરુ પર્વતના શિખર ઉપર ગરુડ પંખીનો માળો હતો ને એ માળો નીચે પડ્યો એની સાથે ભટકાણો નાગ એટલે અને એ માળામાંથી ગરુડના માળામાંથી એક ઈંડું નીચે ગબડતું ગબડતું ગબડતું ગબડતું પડ્યું ધરતી ઉપર ભફાંગ કરતું અને ઈંડું તો તૂટી ગયું અને પેલી માદા ગરુડ તો સીધી ઉડતી ઉડતી આવી વાસુકી રાજા પાસે નાગ પાસે આવીને કીધું આ તમે શું કર્યું વાસુકી માદા આ તમે શું કર્યું મેં તમારું શું બગાડ્યું છે કે મારું ઈંડું તમે તોડી નાખ્યું કેટલા વર્ષો પછી મેં એક ઈંડું દીધું હતું એમાંથી બચ્ચું જન્મવાનું હતું જુઓ તમે મારું કેટલું નુકસાન કર્યું છે મહારાજ વાસુકી મહારાજ વાસુકી નાગ તો કે અરે પણ મહારાણી મેં જાણી જોઈને કાંઈ કર્યું નથી હું તો તળાવમાં તરતો હતો અને એક સિંહ ત્રાડ પાડતો પાડતો મારી તરફ આવ્યો ભફાંગ દઈને કૂદી પડ્યો અને હું તો ગભરાઈને હવામાં ઉડ્યો અને હું ગભરાઈને ઉડ્યો એટલે મારું માથું તમારા માળા સાથે ભટકાણું ને એમાંથી ઈંડું પડી ગયું પછી તો ભાઈ બે ઉપડ્યા સિંહ પાસે ને સિંહને પૂછ્યું અરે તમે ત્રાડ નાખતા નાખતા તળાવમાં કેમ કૂદ્યા હતા સિંહ મહારાજ જાણો છો તમે આમ કૂદી પડ્યા એટલે કેટલું મોટું નુકસાન થયું છે સિંહ તો કે માફ કરજો મને કંઈ ખબર નહોતી કે આ બધું શું થાય છે હું તો જંગલમાં એક ઝાડની નીચે આરામથી સૂતો હતો અને મારા નાકમાં એક ઉંદર કોણ જાણે ક્યાંથી ઘૂસી આવ્યો મને કાંઈ જ ખબર નથી મને તો થયું કે મારા ઉપર કોઈ મુશ્કેલી આવી છે એટલે હું તો ભાગેલો ન મેં તળાવ જોયું ન મેં નાગ રાજા જોયા સિંહ તો એવું બોલ્યો પછી તો બધા પેલા ઉંદર પાસે ગયા અને ઉંદરે કહ્યું આમાં મારો કાંઈ વાંક નથી હું તો પેલી ચકલીના ઈંડાને ખાવા માટે જતો હતો ત્યાં ચકલી મારી સામે પેલું ઘાસનું તણખલું લઈને આવીને મારી આંખમાં એણે ભોંકી દીધું અને પછી તો મને દેખાતું બંધ થયું તે દોડતો દોડતો ભાગતો હતો તે આ સિંહભાઈ સૂતા હતા તે એમને નાકમાં ઘૂસી ગયો અને પછી તો જે કાંઈ થયું એ તમને બધાને ખબર જ છે અને ત્યારે ભાઈ આ ગરુડ રાણી હતી ને એને બધી વાતની ખબર પડી કે આમાં તો કોઈનો વાંક નથી વાંક એનો જ છે જ્યારે ચકલીએ આવીને ફરિયાદ કરી હતી ત્યારે એ ફરિયાદ મને બહુ મામૂલી ને નાની અમથી લાગી હતી પણ એનું હતું તો ઈંડું જ ને જેમ મારું ઈંડું ફૂટ્યું ને મને ચિંતા થઈ મને દુઃખ થયું તેમ ચકલીનું ઈંડું ફૂટવાથી એને પણ દુઃખ જ થયું હતું ને મારે એની રક્ષા કરવી જોઈતી હતી પણ હવે મને ખબર પડી કે કોઈ નાનું કે કોઈ મોટું હોતું નથી બધા સરખા હોય છે નાની નાની વાતને પણ આપણે અવગણવી ન જોઈએ એને પણ ધ્યાનમાં લેવી જોઈએ જો ભાઈ આવી હતી નચિકેતા દેવી માહી આ ચકલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં ચકલી આવશે આવજો